હલો હલો જી રાજા દંડવત પ્રણામ હા તીર્થ કેમ છો સારું આવો ઠીક છે ચાલો આજે તો ઉરવી દેજો શું શરૂઆત કરો ક્યાં ગઈ ઉર્વી હા અહીંયા છું રાજા કરો કરું સ્ટાર્ટ હા કરો કરો હેલો હા કર હા મારું આજનું ટોપિક છે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ એટલે કોણ શ્રી કૃષ્ણ પોતાને ભગવદ્ ગીતામાં નરેટ કરે છે નરેટ કરતા કહે છે કે આખો જગત શ્રી કૃષ્ણ જ છે ઈ એમનામાંથી જ શરૂ થયું છે ને એમનામાં જ સમાઈ જશે પ્રભુ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણએ આખું જગત પોતાના લીલા બનાવ્યું છે બધા દેવી દેવતા જીવજંતુ મનુષ્ય જળ વસ્તુ બધા ભગવાનના રમવાનું સાધન છે રમવાના સાધન છે જેવી ફોર એક્ઝામ્પલ જેવી રીતે લેજિસ્લેટિવ એસેમ્બલી ગ્રામ પંચાયત બધું હોય છે એવી જ રીતે ભગવાન સાથે બી છે બધા દેવી દેવતા એમના મેનેજિંગ સ્ટાફ છે અને એ જોવે છે કે બધા રૂલ્સ અને રેગ્યુલેશન્સ વેદ પ્રમાણે ફોલો થાય છે કે નહીં ભગવાન બધાથી ભગવાન શ્રી કૃષ્ણ બધાથી સુપીરિયર છે બધા દેવા દેવી દેવતા એમનાથી નાના છે પછી શ્રી શ્રી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં આજ્ઞા કરતા કહે છે કે જ્યારે ભગવાને જોયું કે એમના વગર બધા ભક્તો પૃથ્વી પર દુઃખી છે જ્યાં ધર્મ પર અધર્મનો જોર વધી રહ્યો છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ બધા જીવોનો દેવી દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે પોતાના ધામ શ્રી વૈકુંઠથી શ્રી નંદરાયજીના ઘરમાં ગોકુલમાં અવતાર લીધો કહેવાય છે કે આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજી બી એમનો જ શ્રી કૃષ્ણનો જ એક અવતાર છે શ્રી કૃષ્ણએ ગોકુલમાં નંદરાયજીના ઘરમાં અવતાર લઈને બધા ગોકુલવાસીઓની વાસીઓનો અસુરોથી રક્ષા કરી એમને એમના બધા દુઃખો દૂર કર્યા પછી મહાપ્રભુજી શ્રી કૃષ્ણ અને મહાપ્રભુજીએ ચતુશ્લોકી ગ્રંથમાં બી આજ્ઞા કરતા કહે છે કે આખો સર્વસમર્થ પ્રભુ જ સર્વસમર્થ છે સર્વસમર્થ એટલે કે જે બધું જ કરી શકે છે અને બધું જ કરવાના યોગ્ય છે આપણે આપણે આપણાથી બધું નથી થતું આપણે બધું કરવાના યોગ્ય નથી હમ આપણા પર કઈક બંદિશો હોય છે પ્રભુ પર જે બંદિશો નથી હોતી પ્રભુ બધું કરવાના યોગ્ય છે ફોર એક્ઝામ્પલ કે અજામલ અજામિલનું એક્ઝામ્પલ છે અજામલ એક દુષ્ટ હતો એને જીવનમાં કોઈ સારા કર્મ કર્યા નહોતા એનો એક પુત્ર હતો એનું નામ નારાયણ હતું એને એનાથી બહુ જ પ્રેમ હતું એટલે જ્યારે એ પોતાના મૃત્યુશૈયા પર વિરાજ્યો હતો ત્યારે એણે મરતા મરતા છેલ્લે એના પુત્રનું નામ લીધું અને એ એ જોઈને ભગવાને એને બધા પાપોથી દૂર કરી દીધા પછી બીજું એક્ઝામ્પલ જોયું હતું કે પૂતનાનું એક્ઝામ્પલ હતું કે એ બી પૂતના બી ભગવાનને મારવાના લક્ષ્યથી જ આવી હતી પણ એણે એને છે ને એટલે એક મિનિટ હા હલો હા બોલો મનીષાબેન ઉર્વી બોલે છે હમણાં હા હા હા પૂછવાનું કે એક્ઝામ્પલ જોઈએ છેલ્લે આપણે જોયું કે આપણે કેટલા બી પાપી હોઈએ કે કેટલા બી કેટલા બી પાપી હોઈએ કે દુષ્ટ હોઈએ એકવાર અગર પ્રભુનું નામ આપણે સાચા મનથી લઈ લઈએ તો પ્રભુ આપણને પોતાના શરણે લઈ લે છે અને એનું એક્ઝામ્પલ આપણે જોયું હતું કે એક મા અને છોકરાનું રિલેશનશિપનું આપણે એક્ઝામ્પલ જોયું હતું હમ બસ આટલું જ રહ્યા સરસ ચલો સરસ કર્યું ઉર્વી કરો આગળ હવે કોનું જુઈ કહે जी राजा दंडवत प्रणाम કરો अ, जी राजा हम्म। अ, मेरा टॉपिक है जीव जगत तो पहले अपन जड़ और जीव को समझते हैं तो अ, जो वस्तु में सांस लेने की प्रोसेस नहीं है जड़ है जैसे कि पृथ्वी जल वायु हवा और जिसमें सांस ले सकते हैं जैसे कि मनुष्य प्राणी पक्षी तो वो जीव हुए हम्म। सब में हमें कभी भगवान नहीं दिखते हैं ठाकुर जी नहीं दिखते हैं पर हकीकत में ये सब जड़ जीव जो है वो सब भगवान में से ही बने हुए हैं तो उनसे रिलेटेड ही है हम्म। ठाकुर जी ने अपने क्रीड़ा के लिए ये जगत बनाया और खुद उस रूप में ही बने तो इसी तरह ये सब जड़ जीव जगत जो है वो भी उनमें से ही प्रकट हुए हैं हम्म। फिर उपनिषद में ब्रह्म का मतलब दिया हुआ है श्री कृष्ण का मतलब दिया हुआ है सचितान सचितानंद फिर उसको संधि अपन करेंगे तो सत का मतलब है अस्तित्व होना का मतलब है चैतन्य और आनंद का मतलब है व्यापकता या अनंतता हम्म। तो जब ब्रह्म अपना चित्त और आनंद गुण को छुपा के कल सत्व गुण से प्रकट होता है तो उसे उस रूप को जड़ कहा जाता है और जो ब्रह्म अपना आनंद गुण छुपा के सत्य और चित्त से प्रकट होता है तो वो रूप को जीव कहते हैं हम्म। जैसे एग्जाम्पल भी है कि जैसे अग्नि में से तड़खले बाहर निकलते हैं तो वैसे जड़ जीव है ये सभी भी ठाकुर जी में से ही अलग हुए हैं श्री कृष्ण जी में से ही अलग हुए हैं हाँ। हमें हम प्रभु में से ही प्रकट हुए हैं इसलिए हमारा कर्तव्य ये है कि हमें ठाकुर जी की सेवा करनी चाहिए और ठाकुर जी भी हम हमें अपना हम सबको अपना संतान ही मानते हैं ऐसा गीता जी में भी ठाकुर जी ने कहा है कि जगत में जो भी जीव है वो सब मेरे अंश ही है इसलिए हमारा कर्तव्य ये बनता है हम जीव का कर्तव्य ये बनता है कि हमें ठाकुर जी की सेवा करनी चाहिए प्रभु की सेवा करना ही हमारा पहला कर्तव्य होना चाहिए अच्छा, नहीं ये जगत जो है वो अपने क्रिया के लिए ही बनाए और हम जीव उस स्वरूप से सेवा करें इसीलिए हमें पैदा किया गया है हाँ। और ऐसे भगवान ने भिन्न भिन्न कार्य फिर सबको अलग अलग सौंप दिए ये जगत बनाने के बाद तो हमें वो कैसे पता पड़ेंगे कि वो कार्य किसको कहा और हमें किसके पास से क्या समझना है महाप्रभु पुरुषों के द्वारा समझना है मतलब कि श्री महाप्रभु जी के द्वारा समझना है द्वारा समझना है तो फिर उन्होंने महाप्रभु जी को पृथ्वी पर भेजा और उन्होंने ये मार्ग को प्रकट किया और हमें सही रास्ते पर ला सके और जो भी भटक गए हैं उनको वापस सही रास्ते पर ला सके और ठाकुर जी से उन्हें कनेक्ट कर सके और ब्रह्म संबंध का मंत्र देके उन्हें ठाकुर जी की सेवा में ला सके इसके लिए फिर आ, आ, मतलब ये ठाकुर जी को ये महाप्रभु जी को पृथ्वी पर भूतल पर बदा कर देवी जीवों का उद्धार करने के लिए ठाकुर जी ने ये मार्ग बनाया सुंदर अच्छा है चलो करो आगे अच्छा किया हाँ जूही जी राजा दंडवत प्रणाम हाँ करो आगे का टॉपिक किसका है जय जय दंडवत प्रणाम हाँ ब्रजेश भाई અ, પુષ્ટિ ભક્તિ માર્ગ તમે તો પુષ્ટિનો મતલબ સમજીએ તો પુષ્ટિ એટલે ભગવાનની કૃપા हम्म જેમના પર ભગવાનની વિશેષ કૃપા હોય એવા જીવોને પુષ્ટિ જીવ કહેવાય છે આવા જીવો સ્વાર્થ ભાવે પ્રભુના શરણે આવે છે અને પ્રભુ તેમના ઉપર વિશેષ કૃપા પોતાની સેવાનો લાભ આપે છે આવા દરેક લૌકિક અને પારલૌકિક દરેક દરેક ચિંતા નિવારણ સ્વયં પ્રભુ પોતે જ કરે છે ભક્તિમાં એવા જીવને જે ભક્તિ કરવામાં કઈ પણ સમસ્યાઓ તો એનું નિવારણ પણ પ્રભુ પોતે કરી આપે છે કૃપાથી પ્રાપ્ત થાય છે એટલે એને કૃપાનો માર્ગ કહી શકાય છે એ કહેવામાં આવે છે કૃપાનો માર્ગ પણ છે આમાં એવું છે કે દરેક મનુષ્ય કોઈ પણ પુરુષાર્થ કરે છે પુરુષાર્થ એટલે ધર્મ અર્થ કામ મોક્ષ કે જે પણ પુરુષાર્થ કરે છે તેનો એનો મુખ્ય તો છે દુઃખ નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ માટે એટલે દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ માટે દરેક પુરુષાર્થ દરેક કર્મ કરતો હોય છે જયારે પુષ્ટિ માટે આ પ્રભુજી એવું કહે છે કે પુષ્ટિ માર્ગે હારે એટલે પુષ્ટિ માર્ગ માટે કર્મ એ પ્રભુ તેજસ્વી તમારો અવાજ બહુ કપાય છે આવે છે હા હવે આવે છે બોલ પુષ્ટિ માર્ગે હારે દ્રાષ્ટ્યમ ઇતિ ધર્મ એટલે પુષ્ટિ માર્ગમાં શ્રી કૃષ્ણનું દાસ થઈને રહેવું એ જ ધર્મ છે અર્થે હરિર વહી એટલે ધન સંપત્તિ એ બી તમારો અર્થ છે કૃષ્ણ પોતે જ છે એટલે એમની કામના પણ કૃષ્ણ કૃષ્ણનું સેવન કૃષ્ણ સેવા કરવી દર્શન સેવા એ જ એમનું કામના છે અને એમનાથી વિમુખ થવું ને એમના માટે મોટા મોટો દુઃખ છે એટલે મોક્ષ છે ધ્રુવમ એટલે પુષ્ટિ ભક્તિ માર્ગીઓ માટે મોક્ષની કામના હતી એમને ભક્તિ જોઈએ છે એટલે એમના માટે કૃષ્ણના થઈને જ રહેવું અને એમની ભક્તિ એ જ એમના માટે મોક્ષ છે એટલે પ્રભુની સેવા એનો ધર્મ પૂરતી એમનો અર્થ છે પ્રભુની સેવા કરતો રહે તે તેની કામના અને પ્રભુની ભક્તિમાં મોક્ષ રહેલું છે હા થઈ ગયું હેલો સરસ ચાલો સારી વાત છે બસ એટલું બસ આવી રીતે સમરી કરજો બધા સમજાઈ ગયું ને બધાને ટોપિક એકવાર કન્ક્લુડ તો થઈ જાય છે ને જે લોકો ભણ્યા હશે એમને તો સમજાઈ જતું હશે બધું વિષય સરસ કર્યું ચાલો બ્રિજેશભાઈ આગળ કરો કોનું છે આગળ હલો હા શ્રુતિ ઉર્વી રાજા તારું છે ભગવદ આશ્રય હા ભગવદ આશ્રય મારું છે અચ્છા કર ભગવદ આશ્રય ભગવદ આશ્રય એટલે ભગવાન નું આશ્રય પછી ભગવાન માં દ્રઢ આશ્રય રાખવું ભગવદ આશ્રયના બે બેસિક બેસિક સિદ્ધાંત છે અહંતા અને મમતા અહંતા એટલે હું પણું મમતા એટલે મારું પણું હલો હા સંભળાય છે ઉર્વી બોલ હા પછી અહંતાના બી બે ડિવિઝન્સ છે નિર્દોષ અને નિંદિત નિર્દોષ એટલે કે સેલ્ફ અવેરનેસ કેવલ પોતાનું ઇન્ટ્રોડ્યુસ કરવું પોતાને ઇન્ટ્રોડ્યુસ કરવું એક્ઝામ્પલ હું ઉર્વી છું અને નિંદિત એટલે કે ઇગોઇસ્ટિક કે આઈ એમ સમથિંગ એટલે હું કંઈક છું અહીંયા અહંતાનું મિનિંગ છે કે સેલ્ફ અવેરનેસ અહીંયા અહંતાનું મિનિંગ ઇગોઇસ્ટિક નથી પછી મમતા મમતા એટલે મારું પણું એક્ઝામ્પલ મમ્મી પપ્પા ભાઈ છોકરા એક્સેટ્રા મારી મમ્મી મારા પપ્પા એવી રીતે વસ્તુ માટે લાગવું કે મારું છે મારું કોઈ રિલેશન છે એને મારું પણ કહેવાય મમતાને અહંતાને મમતાને છોડવા માટે જે આપણે આશ્રય લઈએ એને ભગવદ આશ્રય કહેવાય છે ભગવાનની હેલ્પ સ્વીકાર સ્વીકારીને જ્યાં સુધી સંસારથી છૂટ ભગવાનની હેલ્પ નથી લેતા ત્યાં સુધી સંસારથી છૂટાતું નથી જ્યારે આપણને સ્ટ્રોંગ ફિલિંગ થાય કે સંસારથી મુક્ત થવું છે ત્યારે જ ભગવાનનો સપોર્ટ સપોર્ટ લઈએ એને ભગવદ આશ્રય કહેવાય મુસ્લિમ ક્રિશ્ચન જૈન બુદ્ધ રિલિજન કેટલા બધા કેટલાક તો બેસિક રૂલ્સ અને રેગ્યુલેશન્સ હોય છે એવી જ રીતે તુલસી માર્ગમાં નું પણ એક થિયરી રૂલ્સ છે જે મહાપ્રભુજીના આજ્ઞા મહાપ્રભુજીએ સોળસ ગ્રંથમાં આજ્ઞા કરી છે મહાપ્રભુજી દ્વારા બતાવેલા પુષ્ટિ માર્ગનું સૌથી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ભગવદ આશ્રય છે જેવી રીતે પછી જોયું તું આપણે કે જેવી રીતે નદીના નદીમાં ડૂબતા માણસને લાકડાના પાટિયાનું સહારું મળી જાય તો એને એમ લાગે કે હવે એ બચી જશે એવી જ રીતે જીવને ભગવાનનું નામ લેવાનું એમની સેવા કરવાનું ચાન્સ મળે છે ત્યારે એને એમ ફીલ થાય છે કે એને ભગવાન મળી ગયા અને એનું જ ભગવદ આશ્રય કહેવાય છે હમ અગર આપણે પુષ્ટિ પુષ્ટિ ભક્ત છીએ તો ત્યારે આપણને બીજા બધા યજ્ઞ મંત્ર ને છોડીને શ્રી કૃષ્ણના આશ્રય લેવો જોઈએ તો તો જ આપણા બધા દુઃખ દૂર થઈ શકે છે પછી શ્રી કૃષ્ણનું અર્જુનને અભય વચન અભય વચન હતું કર્યું હતું સર્વ ધર્મ પરિસજ્ય મમેક સર અર્થ કે બધા જ ધર્મનો આશરો છોડીને જયારે તમે મારા શરણ ને આવી જાઓ અને હું તમારા બધા જ દુઃખ દૂર કરી દઈશ એવું શ્રી કૃષ્ણએ આ અર્જુનને અભય વચન આપ્યું હતું અને પછી એમાં એ બી છે કે જ્યારે આખો મતલબ આપણને જ્યારે માણસને ભીખ લાગે છે કે હું મરી જઈશ મારા પછી શું થશે એવું એ બધું આપણને શ્રી કૃષ્ણ પર છોડી દેવું જોઈએ તો જ આ ભગવદ આશ્રય થયો એવું કહેવાય છે બસ રાજા સરસ મતલબ આમાં એ જ વાત કે કૃષ્ણ આપણા સ્વામી છે આપણે એમના સેવક છીએ ને એમ એમની સુખ એ જ આપણા જીવનનું લક્ષ્ય છે એવી ભાવનાથી કૃષ્ણ સિવાય બીજું કોઈ નહીં આ જાતની ભાવના કૃષ્ણનો આશ્રય કરવો એ ભગવાન આશ્રય છે એમને પોતાના રક્ષક માનવા પોતાના સ્વામી માનવા સરસ ચલો ઉર્વી કરો આગળ શ્રુતિ મેડમ હા રાજા મારું ટોપિક છે અનાશ્રય અનાશ્રય એટલે બીજાનું શું અન્યાશ્રય ત્યાગ એવું હશે કે શું લખ્યું છે તમારામાં હા અનાશ્રય ત્યાગ છે સોરી હા વાંધો નહીં બોલો અનાશ્રય એટલે બીજાનો આશ્રય લેવું પુષ્ટિ ભક્તિ માર્ગમાં તો શ્રી કૃષ્ણનો જ હોય છે અતિથિ શ્રી કૃષ્ણને છોડીને કોઈ બી અન્ય દેવી દેવતાનો આશ્રય ન લેવો એક મિનિટ હા અનાશ્રય ભજના હેલો હા બોલ હા અનાશ્રયમાં એવું છે કે બીજા કોઈ બી દેવી દેવતાનો આશ્રય નહીં લેવો એટલે કે સામે ચાલીને કોઈ બી કોઈ પણ ભગવાન સામે દર્શન કરવા નહીં જવું કોઈ પણ પાસે કઈ દેવી દેવતા પાસે કઈ માંગવું નહીં એમના કોઈ વ્રત કે એવું બધું કઈ રાખવું નહીં એટલે ફોર એક્ઝામ્પલ કે નવરાત્રી આવે કે આવું બધું આવે તો એ દેવી દેવતાનો આપણે બધું ન કરવું જોઈએ શ્રી વલ્લભાચાર્ય ઉપદેશ કરે છે બીજી રિલિજન અનાદર ન કરતા કૃષ્ણના નો દ્રઢ બનાવો અર્થ એટલે કે સમજવાનું એ છે શ્રી કૃષ્ણ ભક્ત શ્રી કૃષ્ણ અને એમના આજ્ઞાથી પોતાના કામ કરે છે એમના સોરી એક મિનિટ રાજા હા એટલે એ બી છે એક એક્ઝામ્પલ કે આપણે કોલેજમાં જવું હોય તો કોઈ બી એક સ્ટ્રીમ આપણને ચૂઝ કરવી જોઈએ છે એમનું એમ હું ન કહી શકું કે મને સાયન્સમાં બી જવું છે ને કોમર્સમાં બી જવું છે બંને ડિફરન્ટ ડિફરન્ટ સ્ટ્રીમ છે એવી રીતે જ અનાસ્તે બી છે કોઈ બી એક જ દેવી દેવતાને ફોલો કરો અગર હું શ્રી કૃષ્ણને માનું છું તો ફોલો કરો એમની જે બધા વ્રત આવે છે એકાદશી છે બધી જયંતિ છે અગિયારસ આવે છે એ બધું આપણને આપણી માટે એ બધું ફોલો થાય છે પછી હજી એક એ બી આપણે એક્ઝામ્પલ જોયું હતું કે એક ઓલ્ડ લેડી હોય છે એ નદીમાં ડૂબ ડૂબતી હોય છે તો ત્યારે એ બધા દેવી દેવતાનું નામ લે છે ટર્ન બાય ટર્ન તો કોઈ દેવી દેવતા બધા આવે છે જોવા પણ ત્યાં સુધી એક દેવી દેવતાનું નામ દેવીનું નામ લે છે હજી તરત બીજી જ સેકન્ડે બીજી દેવીનું નામ લે છે તો એવી રીતે બધા આવી આવીને વયા જાય છે એટલે એના ઉપરથી આપણે જોઈએ કે કોઈ બી એક જ ભગવાનને અગર યાદ કર્યું હોત તો એ બચી જાત એવી જ રીતે આના છે બીજા કોઈ બી દેવી દેવતાનું આપણને ઉપવાસ એ બધું ન કરવું જોઈએ ને શ્રી કૃષ્ણ જ આપણી માટે ભજનીય છે બાકી બધા દેવી દેવતા આપણી માટે આદરણીય સરસ ચાલો ઉર્વી શ્રુતિ ઉર્વી બે બેન સરસ કર્યું હા એકદમ થેન્ક યુ રાજા હો ચાલો કરો આગળ દંડવત પ્રણામ રાજા શરણ કરો કૃષ્ણ કરી પછી દેરાણી જેઠાણીઓ સળંગ સળંગ આવે છે <laughs> કરો કરો ચાલો અહીંયા શરણ શરણ દીક્ષા એટલે આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ શાળામાં પ્રવેશ કરતા પહેલા કોઈ પણ શાળામાં આપણે એડમિશન લઈએ એવી રીતે કોઈ પણ ધર્મ સંપ્રદાયમાં જો આપણે કરવો હોય તો એના માટે મંત્ર દીક્ષા લેવી જરૂરી છે તો પુષ્ટિ ભક્તિ માર્ગનો પ્રથમ સ્ટેપ first સ્ટેપ છે દીક્ષા લીધા વિના કોઈ પણ કાર્ય વ્યર્થ ગણાય એટલે આ ફર્સ્ટ સ્ટેપ છે અને દીક્ષા લેવી એ અનિવાર્ય છે તો હવે દીક્ષા લેવા માટેનું અહીંયા બે મુખ્ય છે કે ફર્સ્ટ ઓફ ઓલ તો વ્યક્તિની યોગ્યતા કે જે જેથી કરીને કોઈ અયોગ્ય વ્યક્તિ સંપ્રદાયમાં એન્ટર ન થાય અને સેકન્ડ સ્વમાર્ગીય સાધન પ્રણાલીને અનુરૂપ પવિત્રતા જાળવવી એટલે આપણા આપણા માર્ગમાં જે પણ સાધન પ્રણાલી મુજબ આપણે શાસ્ત્રના હિસાબે જે પવિત્રતા જાળવવાની હોય તો એ પ્રયોજન છે અને એના માટે જો શરણ માર્ગમાં આવનાર વ્યક્તિને શરણ દીક્ષા લેવી છે તો એ પ્રવેશ મેળવવા માટે એને કઈ કઈ યોગ્યતા કેળવવી જોઈએ તો એ ફર્સ્ટ છે સૌપ્રથમ તો એણે શ્રી કૃષ્ણ જ મોટા શ્રી કૃષ્ણથી મોટા કોઈ પણ દેવી દેવતા નથી પછી કૃષ્ણ સિવાય ઉદ્ધાર કરનાર કોઈ જ નથી અને અન્ય દેવી દેવતાનો આશ્રય લેવો એ પણ મોટો અપરાધ છે અને શ્રી કૃષ્ણના દાસ બનીને જીવનમાં વ્યતીત કરવું એ વૈષ્ણવ જીવનની સાર્થકતા છે જો આ ચાર આ ચાર પોઈન્ટ દ્રઢ થઈ જાય ત્યારે પુષ્ટિ ભક્તિ માર્ગમાં પ્રવેશ મેળવી અને અન્યાશ્રયનો ત્યાગ કરવો એ અહીંયા અનિવાર્ય છે જરૂરી છે આ દીક્ષાને શરણ મંત્ર દીક્ષા પણ કહેવાય છે અષ્ટાક્ષર દીક્ષા અથવા નામ દીક્ષા તો અષ્ટાક્ષર મંત્ર દીક્ષા એટલે કે અહીંયા શ્રી કૃષ્ણમ શરણમ મનો જે આઠ અક્ષર નો મંત્ર છે એટલે એને અષ્ટાક્ષર દીક્ષા કહેવાય છે એટલે શ્રી કૃષ્ણ જ મારા માટે પૂજનીય છે તેઓ જ મારા રક્ષક છે એવો ભાવ રાખી અને દીક્ષા લીધા પછી મંત્ર જાપ કરવો જોઈએ અને દીક્ષા લીધા પછી કંઠી પહેરી લીધી ફક્ત કંઠી પહેરવાથી જ કશું નથી થતું એ ભાવાર્થ નું સ્મરણ આપણે અવશ્ય રહેવું જ જોઈએ અને જો દીક્ષા લઈ લીધી આપણે અને કરવાનું કે ભૂલી જવાય તો એ દીક્ષા પછી ન હોવા બરોબર થઈ જાય અને બસ એ જ રાજા એ ભાવ કેળવવો અને જે દીક્ષા આપણે લીધી છે એનો મંત્ર આપણે બોલવા ન જોઈએ કોઈ પણ દિવસે હા બસ તો આ ટોપિક માં સરસ સરસ કરો છો બધા લોકો એકદમ હોશિયાર થઈ ગયા છો ચાલો કરો આગળ આજે શરણ માર્ગ આજે મિતેશ એબસેન્ટ છે રાજા તો મેં કર્યું છે हाँ करो हाँ। अस्ताक्षर मंत्र द्वारा शरण मार्ग में एंट्री प्रवेश हो सकता है अस्ताक्षर मंत्र मतलब श्री कृष्ण शरण ममा शरण मार्ग वो पुष्टि मार्ग में एंटर होने का फर्स्ट स्टेप है फिर हमें कुछ बातें ध्यान में रखनी चाहिए कि पुष्टि मार्ग के वैष्णवों को ध्यान में रखनी चाहिए कि पुष्टि मार्ग के सिद्धांतों का अभ्यास उन्हें अच्छे से करना चाहिए फिर भागवत जी गीता वगैरह का और कृष्ण के चरित्र को अच्छे से समझना है और कृष्ण का आश्रय हमें अपने हृदय में दृढ़ बनाना है तो हमें उस चीज का अध्ययन करना चाहिए हाँ। अच्छे गुरु का संग करना चाहिए या अच्छे किसी वैष्णव का संग करना चाहिए और उनसे हमें प्रेरणा लेनी चाहिए हाँ। ये मतलब हो जाने से फिर श्री कृष्ण ठाकुर जी को अपने घर में पधरा के तन मन धन से सेवा कर, करनी है और ये करने के अगर हम योग्य हमें बनना चाहिए और ऐसी कृपा होती है श्री ठाकुर जी महाप्रभु जी की तो वही शरण मार्ग सार्थक बनेगा हाँ। ये योग्य बनने के लिए हमें अच्छे गुरु का संग करना चाहिए किसी वैष्णव का संग करना चाहिए या और कोई सिद्धांतों को या प्रभु के महात्मा ज्ञान को हमें अच्छे से समझना चाहिए वही इसका साधन है मेन हाँ। और जब प्रभु की सेवा हम तन मन धन से अपने पूरी योग्य मतलब तन मन धन से अच्छे से ठाकुर जी का एकदम विश्वास दृढ़ रख के कर सकते हैं इतनी योग्यता आ जाती है तो फिर वही शरण मार्ग का फल कहलाएगा हाँ सुंदर चलो करो आगे प्रणाम कौन छे હા તીર્થ કરો વૈષ્ણવ ચિહ્ન એટલે જે નરસિંહ મહેતા હતા એટલે આપણા વૈષ્ણવના એમને લક્ષણો માટે નરસિંહ મહેતાએ ખૂબ એક મસ્ત સુંદર પદ રચ્યું છે કે વૈષ્ણવ જન તો એને રે કહીએ જે પીડ પર આવી જાણે રે પર દુઃખે ઉપકાર કરે તોય મને ના એણે રે ಆಣೇರೆ ಆಣೇರೆ એટલે વૈષ્ણવતા માટેના સોળ લક્ષણો લક્ષણો બતાવ્યા છે તે આંતર લક્ષણો છે તેમ તિલક કંઠી એ પુષ્ટિ માર્ગે વૈષ્ણવ ના બાહ્ય લક્ષણો છે આ વસ્તુ આ વસ્તુ આપણે લૌકિક ઉદાહરણ થી સમજી શકીએ છીએ જેમ કે એક દરેક સ્કૂલ ના અલગ અલગ યુનિફોર્મ હોય છે એમ તેમના યુનિફોર્મ પરથી એવું ખબર પડી જાય કે આ સ્કૂલમાં છે તેવી રીતના આપણે તિલકકંઠી જેવા બાયાચિહ્નથી પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના શિષ્ય હોવાની ઓળખ થાય છે કે આપણા દેશમાં દરેક ધર્મ સંપ્રદાયમાં પણ આવા ચિહ્નો અલગ અલગ જોવા મળે છે જેમ કે ને માનનારા કપાળે રાખનું ત્રિપુંડ કરે છે દેવીને માનનારા કંકુનો ચાંદલો કરે છે અને હનુમાનજીના ભક્તો સિંદૂર લગાવે છે અને વગેરે પછી આ બાબતે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શંખ શંખ ચક્રાદિકમ ધાર્ય મૃદા પૂજાંગમ એ તુલસી કાષ્ઠજા मालातिलकं લિંગમેવ તત એનો અર્થ છે કે પુષ્ટિ ભક્તિ માર્ગી પુરુષ વૈષ્ણવોએ કપાળ પર કંકુ કંકુમાંથી ઉર્ધ્વ ઉર્ધ્વપૂર્ણ તિલક કરવું અને ગળામાં તુલસી તુલસી કાશની કંઠી પહેરવી બંને બાજુઓ પર ગોપીચંદની માટીથી શંખ ચક્ર વગેરે અંકિત કરવા વૈષ્ણવ બહેનોએ માત્ર કંઠી જ પહેરવી જે હૃદય સુધીની લાંબી હોવી જોઈએ જેથી આપણે વારંવાર સદા એવું સ્મરણ સ્મરણ રહે કે આપણે એટલે હું શ્રી ઠાકોરજી નો દાસ છું અને આ ઉપરાંત વૈષ્ણવ ભાઈઓ એ ધોતી બંડી અને સ્ત્રીઓએ સાડીનો પહેરવેશ પહેરવો જોઈએ હમ જે થઈ ગયું સરસ તો આ ચિહ્નો શું કામ જરૂરી છે આપણા માટે કેવલ આપણી ઓળખ છે કે એની ભાવનાઓ જોડાયેલી છે શું ભાવનાઓ જોડાયેલી છે જે કે અગર આપણે ધારો કે કંઠી પહેરીએ તો આપણને એવું લાગે થાય કે આપણે શ્રી ઠાકોરજી ના દાસ છે કારણ કે શ્રી કંઠીમાં ઠાકોરજીનું ચરણનું છે એટલે આપણને જો હૃદયમાં હૃદયમાં રહે તો પછી આપણે સ્મરણ થઈ શકે બીજું તિલક હમ તિલક સાથે શું ભાવના જોડાયેલી છે આપણી એટલે કે અગર આપણે તિલક કરીએ તો પછી શ્રી ઠાકોરજી ચરણ છે તો તે આપણે મસ્તક ઉપર રહે તો એ ઠાકોરજીના ચરણોનું પ્રતીક છે બરોબર તો આપણે હંમેશા એને ધારણ કરવું જોઈએ કરવું જોઈએ ને હા જે છે હમ તું કરે છે કે નથી કરતો જે જે કરું છું કોક વાર કરું છું હંમેશા કરવું જોઈએ હવેથી કરજે હો જી જે હમ અને ક્યારે પણ જેમ જ્યારત આપણે લોકોને જોતા હોય ને આસપાસ તે લોકોને શરમ આવે કે ઓફિસ જાય સ્કૂલ જાય તો તિલક કાઢીને જતા હોય તો આવી ભૂલ આપણે ક્યારે પણ ન કરવી આપણે કૃષ્ણના સેવક છીએ કૃષ્ણ આપણા સ્વામી છે તો આપણી જે ઓળખ છે એને બતાવવામાં આપણને ક્યારે પણ શરમ ન આવવી જોઈએ ને એ વાતનો આપણને ગર્વ થવું જોઈએ કે ઠાકોરજીના ચરણારોનું ચિહ્ન આપણે પોતાના માથા ઉપર પહેર્યું છે તો ક્યારે પણ એમાં શરમ ના આવવી જોઈએ આપણને હા હા ઠીક છે તો આ તો થયા વૈષ્ણવ ચિહ્નો સરસ કર્યું તીર્થ કરો આગળ આગળનું ટોપિક મનીષા હા મનીષા બેન કર મારો ટોપિક પુષ્પભક્તિ છે હા ભક્તિ એટલે મહાત્મા જ્ઞાન સુદ્રઢ સર્વોત્કૃષ્ટ ને ઇતિ ભક્તિ જે ભક્તિની સંજ્ઞા આપતા કહ્યું છે પ્રભુના આત્મજ્ઞાનને જાણવાથી સંસારમાં કોઈ પણ વસ્તુથી વધારે પ્રભુમાં પ્રેમ દ્રઢ થાય ત્યારે ભક્તિ થઈ કહેવાય અને પુષ્ટિ એટલે પ્રભુની કૃપા પ્રભુના મહાત્મ્યને જાણ્યા પછી તેમના પ્રત્યે આપણે જે રિસ્પેક્ટ થાય એ પછી ટ્રાન્સફોર્મ થાય ને પ્રભુ એને મહાપ્રભુજી ભક્ત કહે છે હમ એટલે કોઈ બાય એટ્રેક્શન જેવો ન હોવો જોઈએ કે કોઈ ઉભરો ન હોવો જોઈએ આજે બહુ પ્રેમ આવે છે કાલે કાંઈ નથી કે કોઈ ટેમ્પરરી ન હોવો જોઈએ પ્રેમ એ પ્રત્યે પ્રેમ જીવન દરમિયાન અને મૃત્યુ પર્યંત એક સરખો મેન્ટેન રહેવો જોઈએ ગુરુનો માર્ગ જાણ્યા પછી તેમની પાસેથી કોઈ પણ એક્સપેક્ટેશન વગર કે કોઈ પણ જાતની કામના વગરનો પ્રેમ હોવો જોઈએ જો પ્રેમ કોઈ સ્વાર્થ કે કામનાથી હોય તો જયારે કામના કે ઈચ્છા આપણી જયારે પરિપૂર્ણ થઈ જાય તો આપણો પ્રેમ પણ પૂર્ણ થઈ જાય છે ભગવાનમાં આપણને કોઈ જાતની એક્સપેક્ટેશન વગર જે પ્રેમ થાય એ સુદ્રઢ સુદ્રઢ પ્રેમ એવો હોવો જોઈએ સુદ્રઢ હોવો જોઈએ એમાં અપડાઉન્સ જોઈએ પ્રભુ સિવાય આપણે સંસારની કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ આપણા માટે ઇમ્પોર્ટન્ટ ન હોવી જોઈએ તો આવી ભક્તિ માટે મહાપ્રભુ જે કહે છે કે આવી ભક્તિ હોવી જોઈએ જે પ્રભુની કૃપાથી જ થાય છે હા આટલું જ સરસ કર્યું મનીષાબેન હા કરો આગળ બ્રહ્મ સંબંધ નો ટોપિક કોનો છે अच्छा जी राजा मेरा है हाँ करो जो है ब्रह्म संबंध पुष्टि भक्ति मार्ग में प्रभु की सेवा करने के जो इच्छुक होता है उन्हें ये ब्रह्म संबंध दीक्षा लेनी ही पड़ती है एकदम जरूरी है और ब्रह्म संबंध दीक्षा लेने के लिए हमें कुछ कुछ योग्यताएं बताई गई है जो हमने अभी देखी जैसे कि श्री कृष्ण में दृढ़ विश्वास होना चाहिए अन्याश्रय का त्याग करना चाहिए तिलक कंठी वगैरह धारण करना चाहिए संप्रदाय का पूरा ज्ञान होना चाहिए और उसमें उसे समझने की तत्परता होनी चाहिए और गुरु और वैष्णव को आदर भाव से मतलब रहना है हरि और गुरु भाव वो रखना चाहिए और श्री कृष्ण की सेवा करनी चाहिए तो हाँ। तो ये सारे चिन्ह जो है वो होने चाहिए ये सब देखने के बाद ही मतलब गुरु हमें ब्रह्म समान देखते हैं मतलब इनमें से कुछ नहीं होता है तो दीक्षा मिलना इतना इजी नहीं होता है हाँ से एग्जाम्पल uh, ले सकते हैं कि जैसे अपन स्कूल जाते हैं फर्स्ट डे पे तो हम बैग कंपस बॉक्स पेंसिल सब कुछ ले जाते हैं उसके बिना हमें कुछ टीचर पढ़ा नहीं सकता है कुछ करा नहीं मतलब स्कूल जाने का कोई मतलब नहीं होता है अगर हम बैग ही नहीं ले जाते हैं तो हम्म। वैसे ही अगर हमें ठाकुर जी की सेवा करनी है तो ब्रह्म संबंध मंत्र जो है वो बहुत आवश्यक है और हम्म। ये सारे क्वालिटीज बताए वो भी हमारे में होना ये सारी चीजें वो भी बहुत इम्पोर्टेंट है हाँ। सिद्धांत रहस्य ग्रंथ में हम ने एक आगे एक श्लोक है हमने उसका भाव संक्षेप में समझते हैं कि उसमें ऐसा था कि जैसे कोई हम नौकर या कोई गुलाम होता है वो जैसे मालिक पे ही सब रख देता है और एकदम खुद निश्चिंत हो जाता है तो हमें भी वैसे ही हम भी जैसे प्रभु के सेवक हैं तो हमें भी सब प्रभु को समर्पित कर देना है और जो भी है सब प्रभु का है हमें उस व्यवहार से पूजी जी के साथ संबंध रखना है हम्म। ब्रह्म समन मंत्र को निवेदन भी कहा जाता है निवेदन हाँ। का मतलब होता है जनाव वो मतलब कि जानना मतलब हमें अपना पूरा घर परिवार धन प्रभु वो भी है वो हमें सब भगवान का ही है ठाकुर जी का ही है और मतलब पूरा सभी जो भी हम कमाते हैं जो भी करते हैं खाते पीते सब प्रभु का ही है हमें ये समझ के हमारे मन में भावना रखनी चाहिए हम्म। मतलब ऐसे आत्मनिवेदन मतलब समझ सकते हैं जैसे फिर क्योंकि ये चीज हमें आगे गीता जी में भी देखी कि प्रभु जो है है और हम जो है वो अंश है तो इसके लिए कृष्ण जो है और कृष्ण और अपने जो जीव का जो संबंध है वो उस जीव वो जो संबंध और जो कनेक्शन होता है उसको ब्रह्म संबंध कहा जाता है मतलब ठाकुर जी के साथ संबंध होना हाँ और ये हम्म। ये जो ब्रह्म संबंध का जो मंत्र है वो हमें आ, कोई गुरु के पास कोई गोस्वामी गुरु के पास दीक्षा प्रॉपरली लेके सब उस दिन का जो प्रोसेस होता है हमें आ, स्नान वगैरह करके व्रत रख के और सब करना होता है हम्म। और ब्रह्म संबंध करने से देह और जीव फिर उसको आ, सेवा में मतलब उसके बाद सेवा करना आवश्यक हो जाता है मतलब फर्स्ट प्रायोरिटी बन जाती है और उससे ऐसा होता है कि दोष भी दूर हो जाते हैं ब्रह्म संबंध लेने से और अपना सब कुछ जो है वो ठाकुर जी को समर्पित हो जाता है मतलब मेरा जो भी है वो ठाकुर जी है सेवक बन जाते हैं और फिर सिद्धांत रहस्य ग्रंथ में एक और बात बताई गई है कि जैसे बच्चे बहुत मस्ती या तूफान करते हैं पर फिर भी जैसे हमने अभी आगे ब्रह्मचंद मंत्र में देखा कि वो लेने से हमारे दोष दूर हो जाते हैं मतलब हम पवित्र बन जाते हैं हम्म। सिद्धांत रहस्य ग्रंथ में एक ऐसी भी बात है कि क्या हो रहा है जूही हेलो आ रहा है आवाज हाँ आ रही है बीच में क्या हुआ पता नहीं अच्छा बोल तो जैसे बच्चे मस्ती करते हैं घर पे भी पर माँ बाप उनको घर से तो नहीं निकालते हैं ऐसा नहीं होता है तो ठाकुर जी ने भी जैसे हम उनके अंश हैं हमारे ठाकुर जी प्रभु हैं हम उनके सेवक हैं वैसे ही जब आत्मनिवेदन हमारा ठाकुर जी के साथ हो जाता है तो जितने भी हमारे दोष होते हैं फिर भी ठाकुर जी हमको पूरी तरह से हमें एक्सेप्ट करते हैं दोष होने के बावजूद भी हाँ। बिना हाँ। दो, मतलब दोष होने के बावजूद भी हमें एक्सेप्ट करते हैं पर इसका मतलब हमें ये नहीं समझना चाहिए कि हम दोष करते रहे और ठाकुर जी हम उसे बिल्कुल देखे ही नहीं मतलब उसको ध्यान में ना रखे कि वो दोष कर रहा है और आत्मनिवेदन किया हुआ है तो मेरे को उसे स्वीकारना है ऐसा भी नहीं मानना है इसमें बड़ा डिफरेंस है तो ब्रह्म संबंध मंत्र मतलब ऐसा है कि कुछ कुछ गलती से कोई कुछ भूल हो जाती भी है तो भी ठाकुर जी मतलब ऐसा नहीं है हम प्रेम भाव से सेवा करेंगे तो फिर ठाकुर जी उसको थोड़ा चलाएंगे मतलब और पर फिर भी ऐसे दोष लगता है फिर भी हम जैसे क्षमा मांगते ही है ठाकुर जी से श्रम जो आता है कुछ हमसे गलती होती है तो हम भी ठाकुर जी को श्रम आता है तो ऐसा नहीं है कि हमें कंटिन्यू दोष करते रहना है ठाकुर जी हमें एक्सेप्ट कर लेंगे हमें भी हमारा जो है धर्म है हमें भी वो निभाना है हमें प्रेम भाव से ठाकुर जी की सेवा करनी है अपने पूरे तन मन धन से करनी है हम्म। हो गया ठीक है और मंत्र जो है वो साक्षात प्रभु ने प्रकट होके श्री हेलो राजा क्या होता है तेरी आवाज क्यों बीच बीच में कट जाती है पता नहीं मतलब जो लास्ट लाइन मैंने ऐसा बोला कि ब्रह्म समन मंत्र जो है वो साक्षात प्रकट होके श्री महाप्रभु जी वल्लभाचार्य को दिया था हाँ राजा सुंदर अच्छा किया जूही चलो करो आगे किसका है प्रणाम राजा समीर बोल हाँ समीर भाई का हाँ લક્ષણો જણાશે જે જીવનના મહત્વની અંદર જે છે આપણા મા બાપ અને આપણા ગુરુ જેમ આપણે નાનપણમાં આપણો જન્મ થાય છે પછી આપણા મા બાપ જે છે એ આપણને સાચી શિક્ષા જે બધી સંસ્કારો ને બધું આપે છે એમની પછી જે આપણને આગળ ભણવા માટે એના માટે મોકલે છે તો એનું છે કે ગુરુ ગુરુ પાસે આપણને શિક્ષા લેવા માટે મોકલે છે આપણને ગુરુનું જે આમાં કીધું છે કે આપણને સારા સારી વસ્તુઓ ને બધી વસ્તુ આપણને સમજાવે છે આપણને માર્ગ નો સાચો રસ્તો બતાવે છે તો આપણા દૃષ્ટિપતિ ની અંદર આપણા સંપ્રત મન ને ગુરુ કહેવાય છે ગુરુ શિષ્યને હંમેશા ધર્મનો સાચો માર્ગ બતાવે છે એનાથી દૂર રાખે છે એ આપણને ભગવાનની સેવા કરવાની પ્રેરણા આપે છે આપણને અને જેમ અને તેમ શિષ્યમાં વધારે પડતું ભક્તિભાવ વધે એનો એ પ્રયાસ પ્રયત્ન કરે છે ગુરુ કોને કહેવાય છે તો ગુરુ પોતે પણ જે છે એના લક્ષણો છે તો એ આપણે સમજવા માટે કે આપણે જેની પાસે શિક્ષા લઈ રહ્યા છે તો આપણે એનામાં શું વસ્તુ જોઈએ કે આપણી પાસે ગયા જે વસ્તુ જે છે એના માટે પણ તેના માટે પણ કેવાય છે કે શિષ્ય જે પોતે કૃષ્ણ સેવા કરવા માટેનું જે આપણને સમજાવે છે ગુરુ પોતે તો એ પોતે પણ કૃષ્ણ સેવા કરતા હોય હોય એવા આપણને એ જ કે વલ્લભ વંશના જ હોય એવી પોતે કમ્પલસરી નથી કે એ જ ગુરુ જે છે એવું આપણે જાણવું જરૂરી નથી ગુરુ જે છે એ અગર સાચા હોય બહુ જ કપાય છે સમીરભાઈ હેલો હા હા લાગે છે આ બધા પોતપોતાના ફોન મ્યુટ કરો ને પ્લીઝ સમીરભાઈ સિવાય કોઈ પણ ચાલુ નહીં રાખો હા કરો સમીરભાઈ નિર્ણય નિબંધના માં ગુરુના લક્ષણ બતાવતા આપણને એમ પણ કહ્યું છે કે દીક્ષા ગુરુનું આચરણ જે મહાપ્રભુજીના સિદ્ધાંતોથી વિપરીત આચરણ વાળું ન હોવું જોઈએ ઘરમાં છે તે સ્વ કરે છે પોતાના ઘરમાં તન મન ધન થી પોતાના પરિવાર સહિત સેવા કરતા હોવા જોઈએ અને એ જ પોતે જે જે પોતે જે કરે છે એ આપણને પણ એ સમજણ ને શિક્ષા એ આપણને આપીને આપણને પણ એ પ્રમાણે કરવાનું કે છે જે કૃષ્ણ સેવા છે પોતે કરી રહ્યા છે જે પણ કરે છે તો એના માટે કોઈ આત્મા ગઈ છે કે એ વસ્તુ શોધી એને એની પાસે લેવી ન જોઈએ આપણે જોઈ રહ્યા છે કે આજકાલ મોટા મોટા મંદિરોમાં અને બધી જગ્યાએ આપણને લોકો મંદિરોમાં બોર્ડ મારેલા હોય છે જેમ કે છપ્પન ભોગ કરવા છે કે જયારે આ કરવું છે તે કરવું છે તેના માટે લોકો દંડ એ બધું શા માટે કરવામાં આવે છે કે એ વસ્તુ એક દેખાડો બતાવે છે એ લોકો આપણને કે આ અમારું અહીંયા મંદિર છે અને અમે લોકો આ બધી મોટી મોટી વસ્તુ રહ્યા છે તેના માટે તમે તમારી ભેટ આપો સામગ્રી આપો તમે અહીંયા છપ્પન ભોગના દર્શન જપન ભોગ ધરાવો અને બધું કરો તો એ પોતે એવા ન હોવા જોઈએ એટલે જે પણ જે છે એ પોતાના જ ઘરમાં પોતાના વ્યક્તિની હારે સેવા કરતા હોય એ મેન વસ્તુ છે એના માટે ત્યાં કૃષ્ણ સેવા કોઈ પાખંડ લોક કે કોઈને દેખાડવા માટે નથી કરવાની આપણને કરવાની છે કે પણ કરી રહ્યા જે છે ત્યાં તો એ આપણને એનાથી આપણને આપણા આત્માને શાંતિ થવી જોઈએ કે આપણે પોતાના માટે શાંતિ થવી જોઈએ એ વસ્તુ માટે મેઇન વસ્તુ છે એના માટે શ્રી ગુરુમાં એ લક્ષણ હોવા જોઈએ અને બીજું છે કે આવા લક્ષણો જે વલ્લભન પુરુષમાં હોય છે તે ગોસ્વામી આચાર્યને પણ આપણે ગુરુ બનાવી તેમની પાસેથી આપણે દીક્ષા લઈ શકીએ છીએ અહીંયા જે વ્યક્તિ અયોગ્ય વ્યક્તિ જે હોય છે તેની પાસેથી દીક્ષા લેવાની શિષ્ય શિષ્યને ધર્મનો સાચો રસ્તો નથી મળતો આપણે કહીએ છીએ કે જે આપણે ઘણા આપણને ઘણા ગુરુ મળી જાય છે ત્યાં જે કે આપણને પોતે તો એ માર્ગ સમજતા નથી અને સહી રસ્તા પર જતા નથી પણ આપણને પણ માર્ગ ખોટા રસ્તા પર આપણે ચડાવી દે છે અને આપણને પણ ખોટા રસ્તા પર લઈ જાય છે વસ્તુવાદી ક્યારે પણ આપણને વસ્તુ જે છે એ આપણે સાચી લાઈન પર આપણે જતા નથી જેથી એટલે કહેવાનો મતલબ એ છે કે પોતે ગુરુ એટલા એવા હોવા જોઈએ કે જેને એટલીસ્ટ ભાગવતના સાર ને પોતે જાણતા હોવા જોઈએ જેથી કરીને આપણને સાચો રસ્તો બતાવી શકે સાચા માર્ગ લઈ જઈ શકે આપણે હા થઈ ગયું હા રાજા થઈ ગયું સરસ કર્યો હા બસ આમાં એટલું કરેક્શન એટલું છે કે આપણે ત્યાં ભારતના દરેકે દરેક સંપ્રદાયની અંદર કે જ્યાદાતર ભારતમાં પૈતૃક મતલબ પિતાથી પરંપરાગત રીતે જ જે પણ સ્થાન મળતું હોય મળતું આવ્યું છે એટલે પુષ્ટિમાર્ગમાં આપણે ત્યાં પણ નિયમ એ છે ગુરુ માટે કે મતલબ વંશજ હોવું જોઈએ એના સિવાય તો ન ચાલે મહાપ્રભુજીના વંશનો હોય તો એ વ્યક્તિ જ ગુરુના સ્થાન ઉપર હોઈ શકે એટલે આ જાતનું કોઈ મહાપ્રભુજીએ ક્યાંય આવું વિધાન કર્યું નથી કે ના આ જાતનું કોઈ વચન મહાપ્રભુજી ગોસાઈજી કે ગોપીનાથજીનું મળે છે આપણને પણ પરંપરાથી એ જ રીતે ચાલ્યું આવ્યું છે ને અત્યાર સુધી પણ એ જ પરંપરાથી ચાલે છે કે વલ્લભ વંશજ જ ગુરુ હોય ને દીક્ષા આપવાનો અધિકાર એને જ હોય ઓકે ઓકે હા પણ બસ એમાં એ છે કે આ બીજી બધી પણ જે મહાપ્રભુ જે કેરેક્ટરિસ્ટિક્સ બતાડે છે ગુરુ માટે એને નેગ્લેક્ટ ન કરી શકાય એ વલ્લભ વંશજ છે એટલે થઈ ગયું કોઈ પણ ચાલે એવું નહીં મહાપ્રભુજી જે લક્ષણો બતાવે છે એ તો એ વ્યક્તિની અંદર ફૂલફિલ થવા જ જોઈએ કેવલ મહાપ્રભુજીના વંશનો છે એટલી જ એની ક્વોલિફિકેશન ક્વોલિફિકેશનથી ગુરુ ન બની શકે એટલે મારું મેં મારું જે કહેવાનું હતું લઈ જતું કે આપણે મહાપ્રભુજીના વંશ છે એના માટે જે એ પોતે વસ્તુ કરીને આપણે કરી શકીએ એમ ના બની શકે તમે જે કીધું હમણાં એ જ મારે સમજાવવાનું હતું ટોપિક એમાં એટલા માત્ર ગુરુ બરાબર કોઈ બીજો વ્યક્તિ આવીને એમ દાવો કરે કે મને ભાગવતજી નું હું જાણકાર છું કે કૃષ્ણ ને સેવા પણ હું ઘરમાં સારી રીતે કરું છું તો એવા કહેવા માત્ર થી એ એ પણ એ ગુરુ ન બની શકે કહેવાનો મતલબ એ બરાબર છે બરાબર હા ઠીક છે તો સરસ કર્યું બધાએ હવે સર્વ સમર્પણ અસમર્પિત ત્યાં કૃષ્ણ સેવા આ બધા એકબીજા સાથે જોડાયેલા ટોપિક આવે છે તો એ હવે આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈ લેશું અને નેક્સ્ટ ક્લાસમાં મોસ્ટ પ્રોબેબલી આપણે આ રિવિઝનના પાર્ટને પૂરું કરી શકશું પછી એપ્રિલમાં હું મુંબઈ આવું છું ત્યારે મુંબઈમાં તમે લોકો બધા છો તો એક દિવસ એક્ઝામ રિટર્ન પેપર અરેન્જ કરશું અને જે મિતેશ જુહી વગેરે તમે લોકો છો તો તમને હું પેપર મોકલી આપીશ આદિપુર જી રાજા ઠીક છે તો નેક્સ્ટ ક્લાસમાં રિવિઝન નું જે છે આપણું એને કમ્પ્લીટ કરી લઈએ પછી પેપર એપ્રિલમાં એક સાથે એક જ દિવસ બધાની એક્ઝામ સેટરડે કે સન્ડે એવું કંઈ અરેન્જ કરી લેશું છે ક્લાસ બધા એકદમ સરસ કરો છો કરતા આગળ પણ ને આગળના સરસ સમર્પણ દિનચર્યા સુધીના જે ટોપિક છે બધા નેક્સ્ટ ક્લાસમાં પ્રિપેર કરી રાખજો ઠીક છે તો આજનો ક્લાસ અહીંયા રાખીએ